ફરજ એટલે કરવાનું આ તું જે અત્યારે કરી રહી છે ને એ તું કરતી નથી આ તો ડ્યુટી બાઉન્ડ છે થઈ રહ્યું છે